હા કરો ભલે ઓગણીસમાં અધ્યાયમાં આપણે સોરી ઓગણીસમાં શ્લોકમાં જ્યારે દ્રષ્ટા ગુણોથી અન્ય કરતાને જોતો નથી અને ગુણોથી પરને જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે એ આપણે જોયું હવે વીસમા શ્લોકમાં ગુણાન એતાન અતિત્ય ત્રિંદેહી દેહ સમુદ્રવાન જન્મ મૃત્યુ જરા દુઃખે ત્રિમુક્તોમ મૃતમ મસ્મૃતે રીતે વાત કરી એના શ્લોકાર્થમાં દેહની જેમાંથી ઉત્પત્તિ થાય છે એવા ત્રણ ગુણોનું અતિક્રમણ કરી જન્મ મૃત્યુ જરા તથા દુઃખથી મુક્ત થઈ દેહી અમૃતનો ભોગ કરે છે વિવેચન આ પ્રાકૃત દેહની જેમાંથી ઉત્પત્તિ થાય છે તેવા સત્વ રજ રજસ અને તમસ એ ત્રણ ગુણનું મારો ભાવ પ્રાપ્ત થવાથી અતિક્રમણ કરી જન્મ મૃત્યુ જરા તથા દુઃખથી મુક્ત થઈ દેહી અમૃત એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા ત્રણ ગુણોનું અતિક્રમણ કરી પ્રાકૃત દેહથી થતા જન્મ મૃત્યુ જરા તથા દુઃખથી મુક્ત થઈ દેહી એટલે અલૌકિક દેહ ધારણ કરનાર અમૃત અથવા બ્રહ્માનંદનો ભોગ કરે છે આ વિવેચનમાં વીસમા શ્લોકમાં જણાવ્યું છે કોઈને કઈ પૂછવું હોય લો આવે શ્લોક એકવીસ कैलिङ्गे त्रीणगुणान् एतान् अतितो भवति प्रभो किमाचार कथं चैतान् तीन गुणान् અતિવર્તતે શ્લોકાર્થ હે પ્રભુ આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરેલો કયા ચિહ્નોથી જણાય છે જણા હે પ્રભુ આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરેલો કયા ચિહ્નોથી જણાય તે કેવા આચરણો વાળો હોય અને આ ત્રણ ગુણોનું કેવી રીતે અતિક્રમણ કરે છે <clears throat> વિવેચન આ ત્રણ ગુણોનું અમુક પુરુષે અતિક્રમણ કરેલું છે એમ કયા ચિહ્નોથી જણાય અતિક્રમણ જેને કરેલું હોય તેનો આચાર કેવો હોય અને અતિક્રમણ કેવી રીતે એટલે કયા ઉપાયથી થાય જિજ્ઞાસા થવાથી અર્જુન આ પ્રમાણે પ્રશ્ન કરે છે અહીંયા વીસમા શ્લોકમાં દેહની જે ગુણોમાંથી ઉત્પત્તિ થાય અને એવા ત્રણ ગુણોનું અતિક્રમણ કરી જન્મ મૃત્યુને જરા અને દુઃખથી જે મુક્ત થાય એની વાત કરી છે એના જ અનુસંધાનમાં આગળ જિજ્ઞાસા થતા જાણ પૂછે છે કે હે પ્રભુ આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરેલો કેવી રીતે જાણી શકાય એના ચિહ્નો કયા છે એ આચરણ એ કેવા આચાર વાળો હોય જે અતિક્રમણ કરે છે તેમનું આચરણ કેવું હોય અને આ ત્રણ ગુણોનું અતિક્રમણ તે કઈ રીતે કરે છે આવો આવી જિજ્ઞાસા થાય છે આ વીસમા શ્લોક એકવીસમા શ્લોકમાં એ કોઈ ના કઈ આમાં વિચારણી હા અતિક્રમણ જે શું લેવાનું છે હેલો અતિક્રમણ નો વિસ્તાર જે આગળના શ્લોકમાં આવે છે પણ અતિક્રમણ એટલે આ ત્રણેય ગુણો થી પર થઈને જે છે એવું કદાચ હોઈ શકે ઓળંગી જવું overcome. હા જીજી મારો વારો છે હા હા જીજી ધનવત પ્રણામ આગળ આપણે આ ત્રણ ગુણો જીવને કેવી રીતે બંધન કરાવે છે એ આપણે જોયું હવે વીસમા શ્લોકમાં આ જ ગુણો દેહીને કેવી રીતે મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરાવે છે એમાં પણ એમાં પણ આપણે એ કહ્યું કે દેહ જેમાંથી ઉત્પન્ન થાય છે એ ગુણોનું જે અતિક્રમણ કરી લે છે એટલે ગુણોને એ પોતે વશ કરેલો છે એવો અતિક્રમણ કરેલો એવો અમૃત એ એવો છે તે અમૃતનો ભોગ એ અમૃતનો ભોગ કરે છે અને જરા મૃત્યુથી મુક્ત થઈ બ્રહ્માનંદનો ભોગ કરે છે હવે એકવીસમા શ્લોકમાં અર્જુને જિજ્ઞાસા થાય છે કે આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરેલો કયા ચિહ્નોથી દેખાય એના આચાર કેવા હોય અને એના ઉપાય કેવા હોય એવી જિજ્ઞાસા અર્જુનને થાય છે ત્યારે એના ઉત્તરમાં ભગવાન કહે છે કે પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્રષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી શ્લોકાર હે પાંડવ જે પુરુષ પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ જો પ્રવૃત્ત થયેલા હોય તો તેનો દ્વેષ કરતો નથી તથા પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ જો નિવૃત્ત થયેલા હોય તો તેની આકાંક્ષા નથી રાખતો એટલે કે જે પુરુષ જે ગુણથી પર થઈ ગયેલો છે જેને ગુણોને વશ કરેલા છે જેને અતિક્રમણ કરેલું છે એવો જે પુરુષ છે એ પ્રકાશ પ્રવૃત્તિને મોહ એટલે કે સાત્વિક રાજસ તમો ગુણ જો એનામાં હાવી થઈ ગયા હોય તો એનો એ મોહ નથી કરતો દ્વેષ નથી કરતો અને જો એનામાં નિવૃત્ત થયેલા હોય તો તેની આકાંક્ષા નથી રાખતો આટલું સમજાવી દેજો hello hello hello hello hello હા હેલો હા જોયા છે હા સંભળાય છે જે હા સંભળાય છે આ એક શ્લોક થયો સંપન્ન થયો એમાં આગળ લઉં ના એક મિનિટ પૂછે છે પ્રવૃત્તિ અને પ્રકાશ પ્રકાશ એટલે એનાથી જ્ઞાન હા પ્રકાશ હા એ રીતે સાત્વિક પ્રવૃત્તિ છે કોઈ કાજ કર્મમાં જોડાયેલો છે તે એટલે ત્રણ ગુણો પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ મૂલ બે વાત કહી રહ્યા છે કે જે પ્રવૃત્તિમાં દ્વેષ નથી અને નિવૃત્તિની એની ની અંદર એને કોઈ મોહ નથી એ જાતનો બંને અવસ્થામાં જે તટસ્થ જેવો છે એને અહીંયા ગુણાતીત કે ગુણોનું અતિક્રમણ કરેલો એવું કહેવામાં આવી રહ્યું છે તો એ સ્થિતિમાં આમાં શું મુખ્ય ભગવાનનો ભાર છે કાલે આપણે જેમ જોયું હતું કે આ તેરમા અધ્યાય કે ચૌદમા અધ્યાય જ્યાં સુધી આપણે કર્યું એનાથી આપણને એટલો બોધ થયો કે ગુણો શું છે એનો કાર્ય શું છે એનાથી બંધન જીવાત્માને કેમ થાય છે મૂલત પ્રાકૃતિક કે ગુણજન્ય જે પ્રાકૃત જગત છે એનું શું સ્વભાવ છે અને અપ્રાકૃત જે આત્મા છે જેને આપણે ક્ષેત્રજ્ઞ કહીએ છીએ એનો શું સ્વભાવ છે એનો વિવેક પણ થયો પણ તેમ છતાં પણ આપણા અંદર ક્ષેત્ર પ્રત્યેની જે મમત્વ છે કે એનો પ્રભાવ છે એનાથી આપણે મુક્ત નથી તો મુક્ત ન હોવાને કારણે જ્ઞાન શૂન્ય છીએ એવો એનો મતલબ નથી એની સમજ છે આપણને પણ એના પ્રભાવથી આપણે મુક્ત નથી થઈ શક્યા આ એક મધ્યની અવસ્થા છે હવે જે વ્યક્તિ આ ત્રણ ગુણોથી અતીત થઈ રહ્યો છે શું એના અંદર પણ પ્રાકૃત ભાવ એનો નષ્ટ થઈ જાય છે તો એવું જરૂરી નથી કેમ કે દેહ વગેરે પ્રકૃતિજન્ય છે એ આ પ્રકારના જ્ઞાનથી તો નષ્ટ નહીં થાય એની પ્રાકૃતતા તો રહેવાની જ છે હવે પ્રાકૃતતા રહેલી છે પણ એના અંદરથી એ પોતે એના પ્રત્યે નિર્લિપ્ત થઈ ગયો છે એટલે પ્રાકૃતતા હોવા છતાં પણ એના પ્રત્યે એને કોઈ દ્વેષ નથી જો એના પ્રત્યે હજી દ્વેષ કે હે કે તુચ્છતાનો ભાવ હશે તો ફરી પાછી ગુણાતીતતાની સ્થિતિ એની નહીં બને કેમ કે દ્વંદ્વથી એ વિમુક્ત થયો નથી પ્રાકૃતતા છે ભલે રહી ગુણો ગુણોનું કામ કરે હું મારું કામ કરું જો પ્રવૃત્ત થયેલા છે એના પ્રત્યે એને દ્વેષ નથી અને જે નિવૃત્ત થઈ ગયા છે જે જેટલા અંશમાં જે ગુણોનો પ્રભાવ નિવૃત્ત થઈ ગયો છે એની એને મેળવવા માટેની કોઈ આકાંક્ષા નથી એ જાતની એક આંતરિક તટસ્થતા પ્રસંગમાં અમે ગયા ત્યારે મહેમાનના વિષયમાં ચર્ચા ચાલતી હતી આવવાના છે નથી આવવાના આવ્યા ના આવ્યા એમ તો કોઈ સમાચાર આપ્યા કે આવ્યા આવ્યા આવ્યા તો બહુ સારું ચલો આવે પછી કોઈ થોડા ક્ષણ પછી સૂચના આપી કે હવે ગયા બહુ સારું આવ્યા તો સારું ગયા તો બહુ સારું એટલે જે પ્રવૃત્ત છે એનો દ્વેષ નથી નિવૃત્ત થઈ ગયા તો એને ફરી પાછા બોલાવવાની ફરી જરૂર નથી એટલે આ મહેમાન વાળી વાત કરો <laughs> ના આ તો ગુણાતીત ની જ વાત થઈ રહી હા એટલે જે ગુણોનો પ્રભાવ છૂટી ગયો છે એને ફરીથી પ્રાપ્ત કરવા માટેનો એના અંદર કોઈ આકર્ષણ નથી એટલે પ્રાપ્ત અને અપ્રાપ્તમાં જે સમ અવસ્થાવાળો છે સમદૃષ્ટિવાળો છે એ આ કરો અલકાબેન હા સંભળાય છે હવે ઉપર બતાવ્યું હવે એનો આચાર બતાવે છે કે તેઓ કેવો હોય છે તો ઉદાસીનવત આસીનો ગુણેર્યોન વિચાર વિચાલ્યતે ગુણાવર્તંત ઇત્યેવ યો વત જતિ નેંગતે શ્લોકાર્થ ઉદાસીન પેટે રહેલો ગુણો જરા પણ ચલતો નથી ગુણો જ વર્તન કરે છે એમ જ જાણી જે રહે છે અને કાંઈ ચેષ્ટા કરતો નથી એટલે કે જે તટસ્થ છે જે ગુણથી પર થયેલો છે તે ગુણો જે પ્રકૃતિના જે ગુણો છે તેનાથી જરા પણ ચલન ચલતો નથી અને આ આ જે ગુણો છે તે ગુણો જ વર્તન કરે છે કારણ કે એ આત્માથી ભિન્ન છે આ ગુણો એ જ વર્તન કરે છે એવું એ જાણે છે એટલે કાંઈ એ ચેષ્ટા કરતો નથી પરિસ્થિતિ છે કે ગુણભાવ તો છે જ પણ ગુણ હોવા છતાં પણ એનાથી સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મ કાંચન તુલ્યપ્રિયા પ્રિયોધીર તુલ્ય નિંદાત્મસ્તંસ્તુતિ શ્લોકાર્થ જેને સુખ તથા દુઃખ સમાન છે જે સ્વસ્થ છે જેને માટીનું ઢેફું પથ્થર તથા કાંચન સમાન છે જેને પ્રિય તથા અપ્રિય સમાન છે જે ધીર છે જેને પોતાની નિંદા તથા સ્તુતિ સમાન છે એનો આચાર બતાવ્યો છે સુખ ને દુઃખમાં પણ સમાન છે સ્વસ્થ છે એટલે કે આત્મભાવમાં એ સ્થિર રહેલો છે જેને માટીનું ઢેફું પથ્થર પણ કાંચન સમાન લાગે છે એને પ્રિય અને અપ્રિય માન અપમાન કશું જ જે ધીર છે ને પોતાની નિંદા સ્તુતિમાં પણ સમાન છે કોઈ એને કહી જાય તો બી એને દુઃખ થતું નથી એનો કોઈ વખાણ કરે તો બી એને કશું લાગતું નથી માટીનું ટેફું ના જે માટીનું ટેફું પથ્થર એ કાંચન સમાન લાગે છે એટલે કાંચન એટલે સોનું પથ્થર બધું સમાન જ લાગે છે એને એમાં કોઈ ભેદ નથી લાગતો હમણાં સફારી મેગેઝીન આવ્યું ને આ વખતનું એમાં સોલર એનર્જી અને એની જે સોલર પેનલ બને છે એના ફોટોનના સેલ બને છે એની આખી વિધિ ને બહુ સૂક્ષ્મતાથી એમણે એમને આપ્યું છે એ એટલું મોંઘું કેમ છે અલકાબેન માટીનું બેઠું સોના જેવું લાગે એટલે મને મગજમાં આવ્યું કે આખી આપણી અંદર સૌથી વધારે સિલિકા છે પ્રમાણમાં જોઈએ તો રેત જે છે તે પણ એમાંથી સોલર સેલ બનાવવું એની ફિલ્ટરેશનની પ્રક્રિયા એ એટલી બધી ખર્ચાળ છે કે જેને કારણે આટલા મોટા પ્રમાણમાં એ વસ્તુ હોવા છતાં પણ સોલર બનાવવા મોંઘા પડે છે હા શું થઈ ગયું તમને ઉધરસ થઈ ગઈ શું ફલકાવે ના જીજે મને નહીં એટલો બહારથી અવાજ આવ્યો કરું આગળજી હા ભલે કરો ના એ તો બરોબર છે આ સોના જેવું થઈ ગયું કામ મારું કહેવાનું એટલે એને પણ આપણે એમ કહી શકીએ કે જે ફોટોન સેલ બનાવે છે એ લોકોને તો આ રેતી સોનું દેખાતું હશે કરો કરો હા હવે એનો આચાર જ બતાવે છે કે માના માનયો તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે શ્લોકાર્થ જે માન તથા અપમાનમાં પણ સમ છે જેને મિત્ર તથા શત્રુપક્ષ સમાન છે અને જેને સર્વ આરંભોનો સર્વથા ત્યાગ કરેલો છે તે ગુણાતીત છે એટલે જે ગુણથી પર છે એની આ વાત કરે છે કે જેને બધા કર્મનો બધા જ પદાર્થોનો એને ત્યાગ જ કરી દીધો છે આરંભનો એટલે કે કર્મનો ત્યાગ કરી દીધો છે બધા અને એને માન ને અપમાન બધું સમજે છે મિત્રતા શત્રુપક્ષ પણ સમય વિવેચન આગળ કે આ ચાર એટલે કે બાવીસ થી પચીસ શ્લોક થી ભગવાન અર્જુનના પ્રશ્નોનો ઉત્તર આપતા ગુણાતીતનું સ્વરૂપ તેનો આચાર તથા ગુણાતીતપણાના લક્ષણ કહે છે સત્વગુણનું કાર્ય પ્રકાશ અથવા જ્ઞાન રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ અને તમોગુણનું કાર્ય મોહ ગણાય છે ગુણોના આ કાર્ય જો પ્રવૃત્ત થયેલા હોય તો પણ તેઓને ગુણોના જ કાર્ય જાણી જે તેઓને તેઓનો દ્વેષ કરતો નથી તેમજ નિવૃત્ત થયા હોય તો તેઓની આકાંક્ષા અથવા ઈચ્છા રાખતો નથી આ પહેલા શ્લોકનું આવ્યું જે ગુણથી પર આત્માના જ અવલોકનથી તૃપ્તિ પામતો હોવાથી આત્માથી ભિન્ન ગુણોના કાર્ય વગેરે સર્વ અનાત્મ પ્રતિ ઉદાસીન રહે છે અને ગુણોથી જેને દ્વેષ આકાંક્ષા વગેરે ઉત્પન્ન નહીં થવાથી ગુણોથી જે જરા પણ ચલતો નથી ગુણોના જ પ્રકાશ વગેરે સર્વ કાર્યમાં ગુણોની જ પ્રવૃત્તિ છે એમ જાણી જે રહે છે અને ગુણ પ્રમાણે પોતે ચેષ્ટા કરતો નથી જે પોતે સ્વસ્થ એટલે કે આત્મામાં જ રહેનાર હોવાથી સત્વનું કાર્ય સુખ તથા રજોગુણનું કાર્ય દુઃખ વગેરે જેને સમાન છે જે ધીર પુરુષને પ્રિય તથા અપ્રિય તેમજ પોતાની નિંદા તથા સ્તુતિ માન તથા અપમાન તેમજ મિત્ર તથા શત્રુ સમાન છે અને જેણે દેહના અભિમાનથી થતા સર્વ કર્મોનો સારી રીતે ત્યાગ કરેલો છે તે ગુણાતીત કહેવાય છે અહીં પણ સર્વત્ર સમભાવનું નિરૂપણ કરેલું છે આ જ સમભાવનું પાછળ સાંખ્ય તથા યોગના સાર તરીકે નિરૂપણ કરેલું છે તેનું અહીં સ્મરણ કરાવેલું છે આખી સમરિક છે જે આગળ બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ શ્લોકની સરસ સત્વગુણથી ચાર સમાધિ થાય અને તમો ગુણથી બહુ સમાધિ થાય તો રજસ ગુણ થી થાય અલકાબેન સમાધિ થાય અને તમોગુણથી મોહ સમાધિ થાય તો રજોગુણથી કઈ સમાધિ થાય રાજો રજોગુણથી કાર્યની પ્રવૃત્તિ અને તમોગુણથી કાર્યને મોહ મોહ થાય છે રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ પ્રવૃત્ત કરાવવાનું લોભ રહી લોભ એ રજોગુણ સત્વા સંજાય તે જ્ઞાનમ રજસો લોભ એવ છે પ્રમાદ મોહ તમસો ભવતો જ્ઞાન એવ છે પ્રમાદ મોહ અને અજ્ઞાન એ તમોગુણનું કાર્ય રજોગુણનું લોભ શું પ્રવૃત્તિ જે તો હા એટલે પ્રવૃત્તિના પાછળ લોભ જ તો મૂળ કારણ હોય ને એનો ગાઈડિંગ ફોર્સ તો લોભ છે હા આગળ કોનું છે હે પ્રીતિબેન નો પ્રીતિબેન હાજર હો હે હવે શું કરશું હેલો હા બોલો બોલો અરે સંભળાય છે હા જય જય હવે છવ્વીસમાં શ્લોકની શરૂઆત કરું આપણે આગળના બે પ્રશ્નોના ઉત્તર અમે અર્જુને આપી દીધા એકવીસમાં શ્લોકમાં કે કયા પ્રશ્નો હતા તો કે અતિક્રમણ કરેલું છે એમ કયા ચિહ્નો થી જણાય અને અતિક્રમણ જેને કરેલું તેનો આચાર કેવો હોય એ બે પ્રશ્નના જવાબ આવી ગયા હવે ત્રીજા પ્રશ્નનો જવાબ આ છવ્વીસમાં શ્લોકમાં બતાવી રહ્યા છે માચ યો માચો ય વ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે સગુણાન સમતિચેતાન બ્રહ્મ બ્રહ્મભુવાય કલ્પતે શ્લોકાર જે મને અવ્યભિચારી ભક્તિથી ભક્તિયોગથી સેવે છે તે આ ગુણોનું અતિક્રમણ કરી બ્રહ્મભાવ પ્રાપ્ત કરે છે આ પ્રમાણે જ્ઞાન માર્ગીય ગુણાતીત લક્ષણ કહી ભક્તો કેવલ અનન્ય ભક્તિથી જ ગુણાતીત થાય છે એમ કહે છે જે અવ્યભિચારી અર્થાત એકાંતિક અનન્ય ભક્તિયોગથી મારી સેવા કરે છે તે આ ગુણોનું અતિક્રમણ કરી અક્ષરબ્રહ્મના ભાવને પ્રાપ્ત કરે છે તેથી પ્રાપ્ત કરે છે આવી રીતે અનન્ય ભક્ત ભક્તને બ્રહ્મભાવ અવાંતર ફળ તરીકે પ્રાપ્ત થાય છે અહીંયા જે જે અવ્યભિચારી ભક્તિનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે કે અવ્યભિચારી ભક્તિઓ કોને કહેવાય તો અવ્યભિચારી એટલે કે કેવળ એકમાત્ર પરમેશ્વર જ આપણને સર્વશ્રેષ્ઠ છે અને તેમાં પ્રેમમાં એક સ્વાર્થ અભિમાન અને વ્યભિચારનો જરા પણ દોષ ન હોય જે સર્વથા અને સર્વદા પૂર્ણપણે અટલ રહે જેને જરા જેટલો અંશ પણ ભગવાનથી ભિન્ન કોઈ અન્ય વસ્તુમાં ન હોય અને જેને કારણે એક ક્ષણ માટે પણ ભગવાનની વિસ્મૃતિ અસહ્ય થઈ જાય અને અનન્યતા અને અન્ય પ્રેમનું નામ જ અવ્યવ અવ્યભિચારી ભક્તિયોગ કહેવામાં આવે છે એટલે કે એ થઈ ગયા એ થઈ જાય તો પછી આ ગુણોનું અતિક્રમણ થઈ ગયું એના માટે અને એવી પોતે બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે હેલો હેલો દીદી કોણ બોલે છે હું પ્રીતિ બોલું છું હા નહીં સંભળાય તો છે કોઈને કઈ ના એક મિનિટ ઉભા રહેવાનું તમારા એમાં જશે મારી સેવા કરે છે આ ગુણોનું અતિક્રમણ કરી અક્ષર બ્રહ્માના ભાવને પ્રાપ્ત એટલે अक्षरब्रह्मणा भावने प्राप्त कोई એમ કે કારણ કે ભક્તિભાવની જો કોઈ એવા કરતું હોય તો એને ભગવત પ્રાપ્તિ થાય અક્ષરબ્રહ્મ પછી એના પાછળ બીજી લીટી મેં કહ્યું છે કે આવી રીતે અનન્ય ભક્તને અક્ષર બ્રહ્મ ભાવ અવાજ તત્પર તરીકે આખો અવાજ તત્પર છે તે બ્રહ્મમાં પણ મુખ્ય વાત એ અક્ષર બ્રહ્મના ભાવને પ્રાપ્ત કરવાનો નથી પણ પુરુષોત્તમ નહીં કરવાનો હા બોલો પ્રીતિબેન સંભળાયું હોય તો પ્રશ્ન સંભળાયો ડિસ્ટર્બન્સ બહુ આવે છે એમનો પ્રશ્ન એ છે કે અહીંયા ભગવત ભાવની પ્રાપ્તિ એવું કેવું જોઈએ બ્રહ્મ ભાવ કે અક્ષર બ્રહ્મ નો ભાવ પ્રાપ્ત થવું એમ શા માટે કહ્યું છે મુખ્ય ફલ તો ભગવત પ્રાપ્તિ છે ભગવત ભાવ હવે જે અહીંયા આગળ શું છે કે બ્રહ્મભાવ અને અવ્યભિચારી વ્યક્તિ જ્યારે થઈ જાય છે તો આગલા શ્લોકમાં આપણે પણ શીખી ગયા છે કે બ્રહ્મભાવ અને જે ઠાકોરજીનું જે હોય તે એમ કે બંને એક જ સ્વરૂપ થઈ જાય છે બંનેમાં કોઈ ભેદભાવ રહેતો જ નથી ચાહે બ્રહ્મ કહો ત્યાં ત્યારે બીજો કયો વર્ડ યુઝ થાય છે જે યાદ નથી આવતો તો એમ કે એને એ કહો એ કહો તો પણ સ્વરૂપ તો બંને એક જ છે પરંતુ પેલું ને આપણે આ દ્રષ્ટિથી જોઈએ એટલે એને બ્રહ્મ કહીએ છીએ બાકી તો એ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ અને બ્રહ્મભાવ એ આના દ્રષ્ટિથી કહેવામાં આવે છે પ્રકૃતિની દ્રષ્ટિથી કે આને પૂર્ણ પુરુષોત્તમ કહો કે બ્રહ્મભાવ કહો સેમ થઈ જાય છે એમ છે આ શ્લોકમાં એકચુઅલી મને એવું લાગે છે એક મિનિટ હમણાં મિયા બીબીને કરી લીધો હતો ફેસલો પેલો આ શ્લોકમાં મને એવું લાગે છે કે અહીંયા જ્ઞાન માર્ગીય જ્ઞાન માર્ગીય અને ભક્તિ એ બેની કમ્પેરિઝન કરવામાં આવે છે કે જ્ઞાન માર્ગીયથી એને જે ગુણાતીત પરિસ્થિતિ જે પ્રાપ્ત કરી એનાથી એને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થશે એવું આનું ફળ છે એની કમ્પેરમાં જ્યારે આપણે અવિચારી ભક્તિ કરીએ છીએ તો એ બ્રહ્મભાવ તો આપણે અવાંતર ફળ તરીકે મળી જાય છે એ કમ્પેર કરેલું છે અહીંયા આગળ એમ કહે છે એવું મને સમજાવ્યું આમાં બરાબર એ બ્રહ્મભાવ અવાંતર ફળ મળે છે તો આપણે કહ્યું જ ને એમાં બધું છે પણ મુખ્ય પદ અહીંયા અક્ષર બ્રહ્મના ભાવને પ્રાપ્ત કરે છે અક્ષર બ્રહ્મના ભાવને શું કામ પ્રાપ્ત કરે એને બ્રહ્મભાવની પ્રાપ્તિ અવાંતર ફળ તરીકે થઈ ગઈ છે પુરુષોત્તમની પ્રાપ્તિ કરે છે મુખ્ય ફળ તરીકે એમ આપણે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બે ની કમ્પેરિઝન કર્યું છે કે એનું શું ફળ મળશે એની જ્ઞાનમાં હવે આત્મા ભક્તની વાત આવે જે જે શ્રીમદ ભગવદ્ ગીતા મર્યાદા પુષ્ટિ ગ્રંથ છે એટલે એને અનુરૂપ આ વર્ણન છે એવું લાગે છે ના પાડે છે તમને હા જજે હા અવ્યભિચારી પકડી અને એ આગળ વધીને આ પુષ્ટિ માર્ગીને લગતું જ વિચારે છે પણ આ ગીતા જે ગ્રંથ છે એ સર્વ માર્ગીઓ માટે છે એટલે ફક્ત પુષ્ટિ માર્ગીઓ માટે નથી માર્ગદર્શન બધા જ માર્ગ દૈવી માર્ગ બધા દૈવી માર્ગ વાળા માટે છે એટલે એને અનુરૂપ એમાં વર્ણન હોય સ્પષ્ટ સંભળાયું નહીં પ્રાપ્તિની વાત થઈ રહી તો પુરુષોત્તમ પ્રાપ્તિ એવા કોઈ વિષયની વાત હોવી જોઈએ આ કેમ આવ્યું એમ એમ હતું હાજર સંભળાય છે હવે જો આમાં એવી વાત છે કે પચીસમાં શ્લોક સુધી ગુણાતીત ની એક નિરપેક્ષ વ્યાખ્યા આપી છે ભગવાને કોઈ માર્ગી હોય કે ન હોય એનાથી કોઈ સરોકાર નથી અગર કોઈ વ્યક્તિ ગુણોનું ઉલ્લંઘન કરી રહ્યો છે તો એની શું સ્થિતિ થાય જે અર્જુન પ્રશ્ન કરી રહ્યા હતા એનો જ સિમ્પલ આન્સર છે કૈર લિંગૈસ્વીન ગુણાનેશાન અતિતો ભવતી પ્રભુ તો ગુણાતીત ને કેવી રીતે ઓળખી શકાય અને કેવી રીતે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરી શકાય એમનો પ્રશ્ન હતો છવ્વીસમાં થી નરેન્દ્રભાઈ તમારા ફોનને તમે અડો નહીં ઘડી ઘડી અનમ્યુટ કરો છો તો અવાજ ત્યાંથી ઘણો આવે છે હવે માંચયોગ વ્યભિચારેણ અવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે આમાં જે ચકાર છે એ પ્રકરણનો ભેદક છે આ જે ચકાર છે જે એ ચકાર અનેના અર્થમાં પણ છે અને અપીના અર્થમાં પણ છે એનો એક અવધારણ અર્થ પણ થાય અને પ્રકરણનો ભેદ જ પણ છે તો ત્યાંથી એક અલગ વિભાગ ઉભો કરીને એને કહી રહ્યા છે કે આગળ જે કહેલું છે એવું એમાં હોય કે ન હોય એ બધાને ભૂલી જાવ એક વખત એટલે શત્રુ મિત્રમાં સમાન પ્રિય પ્રિયમાં સમાન ગુણો છે કે નથી એ વિષયમાં સમાન નિંદા સ્તુતિમાં સમાન કે રેતી સોના રેતીને સોનું માની લે એવું જે હોય તે એ બધા એ એવું કંઈ નથી પણ એ અવ્યવિચારી ભક્તિ યોગથી મારી સેવા કરી રહ્યો છે તો એને શું કહી રહ્યા છે કે ત્રણેય ગુણોને એ અતિક્રમણ કરીને એ બ્રહ્મભૂત બની રહ્યો છે બ્રહ્મભૂત બનવાનો મતલબ સચ્ચિદાનંદતા પ્રકટ થઈ જવી અને એ વાત તો સર્વત્ર કહેલી છે કે ભગવાન સ્વયં નિર્ગુણ છે અને ભગવાનમાં જે નિષ્ઠાશીલ છે એની નિર્ગુણતા થવાની છે એમાં કોઈ વેસ્ટર્ન નથી તો ભક્તિયોગથી અનન્ય ભક્તિયોગથી ભગવાનની સેવા જે કરે છે એ ગુણાતીત બને છે એટલું જ નહીં પણ એને બ્રહ્મભૂત અવસ્થા પણ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મભૂત અવસ્થાનો મતલબ એ છે કે અપ્રાકૃત અવસ્થા એની થઈ જવી જેને અવાંતર ફલ તરીકે ત્યાં કહ્યું છે અને ગુણાતીતતાનો મતલબ સતત સંસાર દુઃખથી નિવૃત્તિ હા બે અવાંતર ફળ જે ગયા છે એટલે જ નાનુભાઈએ અહીંયા આ વાત સાથે લઈ લીધી છે કે બ્રહ્મભાવ અવાંતર ફળ તરીકે પ્રાપ્ત થાય છે એમાં ગુણાતીતતાને એમણે સંસાર દુઃખ નિવૃત્તિની સાથે એમણે નથી ઇક્વેટ કર્યું પણ આપણે એને સમજી શકીએ છીએ કે આ બે વાત છે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં જે કહી રહ્યા છે એ આ જ વાત છે અહીંયા અહીંયા એનું નિરૂપણ કરવું એ ભક્તિનું પ્રકરણ નથી એટલે એની અપેક્ષા નથી એ તો જયારે આગળ આવશે ત્યારે એનું વિસ્તારથી નિરૂપણ થશે સોળસગંજમાં કેટલી બધી વખત આ આવે છે ને તત સચ્ચિદાનંદતા સિદ્ધાંત રહસ્યમાં પણ એ વાત કહી છે એ જ વાત સિદ્ધાંત મુક્તાલીમાં પણ કહી છે નિરોધ લક્ષણ ગ્રંથમાં પણ એ વાત કહેવામાં આવી છે એ સતત એનું સ્મરણ કરાવેલું છે હાલો આગળ ફોન કરજો ઋષિબેન હેલો હેલો બોલો એટલે હવે જે જે છવ્વીસના અનુસંધાનમાં સત્તાવીસમાં શ્લોકમાં એમ કહે છે કે ઉપયુક્ત શ્લોકમાં સગુણ પરમેશ્વરની ઉપાસનાનું ફળ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિ બતાવવામાં આવી પછી ઓગણીસમાં શ્લોકમાં ગુણાતીત અવસ્થાનું ફળ ભગવત ભાવની પ્રાપ્તિ અને વીસમાં શ્લોકમાં અમૃતની પ્રાપ્તિ બતાવવામાં આવી છે તેથી ફળની વિષમતાની શંકાનું નિરાકરણ કરવા માટે સર્વની એકતાનું પ્રતિપાદન કરીને આ ભગવાન અહીંયા અધ્યાયનો ઉપસંહાર કરી રહ્યા છે સત્તાવીસમાં શ્લોકમાં બ્રહ્મણ હિ પ્રતિષ્ઠા અમૃતસ્ય વ્યયસ્ય ચ ધર્મ ચ ધર્મસ્ય સુખેશ્યૈ કાંતિક કાંતિકસ્ય કારણ કે અમૃત તથા અવ્યય બ્રહ્મની શાશ્વત ધર્મની અને એકાંતિક સુખની પ્રતિષ્ઠા હું છું વિવેચન મારી અનન્ય ભક્તિ કરનારને અક્ષર અવાંતર ફલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે કારણ કે અક્ષર વગેરે સર્વની પ્રતિષ્ઠા એટલે મૂળ સ્થાન હું છું અમૃત અને અવ્યય એટલે વિકાર રહિત અક્ષય બ્રહ્મની શાશ્વત ધર્મની તથા એકાંતિક સુખની પ્રતિષ્ઠા હું છું એ સર્વનો એક જ આશ્રય હું હોવાથી હું એ સર્વથી પર છું અમૃત એટલે બ્રહ્માનંદ રૂપ મોક્ષની તથા અવ્યય એટલે અક્ષરબ્રહ્મ જે મારું ધામ છે તેની પ્રતિષ્ઠા હું છું તેમજ શાશ્વત ધર્મ એટલે ભગવત ધર્મની અને એકાંતિક સુખ એટલે અગણિત ભજનાનંદ એ સર્વની પ્રતિષ્ઠા હું છું અહીં શ્રી કૃષ્ણ સાક્ષ્યનું પણ તાત્પર્ય ભગવાન પોતે છે એમ સ્પષ્ટ થાય તેવી રીતે સાખ્યની વિકૃતિ કહેલી છે વિકૃતિ કરેલી છે હવે અહીંયા આગળ બતાવવામાં આવ્યું અમૃતનું અહીંયા કે અમૃતનું અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું અને શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું તો અહીં આગળ અમૃત બાબતમાં કે શાશ્વતમાં શું કહેવામાં આવે છે તો શાશ્વત એટલે શું છે કે જે નિત્ય ધર્મ નામથી થયું છે તેથી અહીંયા શાશ્વત્ય શાશ્વતસ્ય વિશેષણથી અને અહીંયા ધર્મસ્ય પદ છે પછી અહીંયા એકાંતસ્ય એટલે એ પણ શેના માટે વાપર્યું છે કે એ સુખસ્યનું વાચક છે એની પ્રતિષ્ઠા ભગવાન છે એમ કહેવાનો અભિપ્રાય શું તો કહે છે કે પાંચમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં એમને બતાવ્યું છે કે અક્ષય સુખના નામથી છઠ્ઠા અધ્યાયના એકવીસમાં શ્લોકમાં આત્યંતિક સુખના નામથી અને અઠાવીસમાં શ્લોકમાં અત્યંત સુખના નામથી વર્ણવવામાં આવ્યું છે તે જ નિત્ય પરમાનંદનું વાત અહીંયા એકાંતસ્ય વિશેષણથી પદ છે તેથી પ્રતિષ્ઠા પોતાને બતાવીને ભગવાને એવો ભાવ દર્શાવે છે કે નિત્ય પરમાનંદ મારું સ્વરૂપ છે અને મારાથી ભિન્ન કોઈ અન્ય વસ્તુ નથી તેથી તેની પ્રાપ્તિ જ મારી પ્રાપ્તિ છે એટલે એક અમૃતસ્ય એટલે અમૃતનું અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે એ પામીને મનુષ્ય અમર થઈ જાય છે જન્મ મૃત્યુ રૂપી સંસારમાંથી હંમેશ માટે છૂટી જાય છે જે બ્રહ્મનું જ વાચક છે અને તેની પ્રતિષ્ઠા પોતે છે એમ બતાવીને ભગવાને એમ દર્શાવ્યું છે કે અમૃત પણ હું જ છું અને ની પ્રાપ્તિ એટલે આ જેના બારમા શ્લોક માં પણ એ જ અમૃત ની પ્રાપ્તિ બતાવવામાં આવી છે એ જ મારી પ્રાપ્તિ છે ઇન શોર્ટ બધું જ અવિનાશ અમૃત નું શાશ્વત ધર્મ એખંડ એકરસ નું રહેઠાણ એ બધું તેમ કે હું છું એવી રીતે આ શ્લોક માં બતાવ્યું છે સરસ તમે ઘણું બધું નવું નવું ગોતીને લાવ્યા છે તમારી સપ્તાહ એવું લાગે છે હા ગીતા કથા કરાવશો સારું ચાલો આમાં છે કઈ વિચારણી જે જે જે જે વિચારીના જે લક્ષણો અથવા તો જે ગુણો બતાવ્યા એ જ બધા ગુણો બારમા અધ્યાયમાં તેરમા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી એનું જ વર્ણન છે અદ્વૈષ્ટા સર્વભૂતા નામ મૈત્ર કરુણો એવચ નિર્મમો નિરહંકારમ સમક્ષમે સંતુષ્ટ સતુતમ યોગી વગેરે અને ભક્તના જે લક્ષણો છે સોળમા અધ્યાયમાં એમાં પણ કેટલાક મળતા આવે છે તો એને કોઈ સંબંધ ખરો હા એ હવે તમે પૂછો તમારા સમજણ પ્રીતિબેન તમને પૂછે છે ક્યાં ગયા ભકીબેન સંભળાતો નથી હવે નરેન્દ્રભાઈ કોંડિયાને ક્યાં બેઠા છે ટ્રાફિક સિગ્નલ ઉપર બેઠા હોય એવું લાગે છે પણ બિલકુલ અવાજ સંભળાતો નહોતો આ નરેન્દ્રભાઈ પણ ના સમજાયો શું કે છે એમ હવે એમનો તમને ન સમજાય તો સમજી શકાય એવી વાત છે પણ એ તમારો જે અધ્યાય છે ને એનાથી કઈ જુદા જ બે અધ્યાયના સવાલ એમણે પૂછ્યા બારમું અને સોળમું ભલે હવે નરેન્દ્રભાઈ તમારો પ્રશ્ન થોડો બહુ ગંભીર છે થોડો વિચાર માંગી લેવો છે થોડી મોહલત આપો ભલે તો આજે અહીંયા આપણો આ ચૌદમો અધ્યાય સંપન્ન થાય છે પછી પુરુષોત્તમ યોગમાં જેમના જે હોય શ્લોકના ક્રમ વિભાજિત થઈ ગયો અહીંયાથી છે બધા ચાલો તો અહીંયા રાખીએ